આ રવિવારે આ રવિવારે વૈકુંઠ જાય વેર ભાવે વૈકુંઠ મળશે આપણને અમને મોટો હોલ રાખશો ને તમે કહેશો ત્યાં આગળ પ્રશ્નોત્તરી કરવી હશે ઓપન તો અમે લાવીશું દુકાન એવું ખબર કહી પંડિતજી બહુ મજા પ્રશ્નો પૂછે પહેલો પ્રશ્ન એક આચાર્ય એક જવાબ બીજી નથી આચાર્ય પાછા પૂછ્યો નહીં કારણ રજા હોય બે હજાર માણસો ભેગું થયેલું એટલે એવી રીતે કે હમણાં પેલો એક કાર્યક્રમ ચાલે છે આ એટલે સંખ્યા જે આમ હોવી જોઈએ એના કરતાં પણ સંખ્યા વધારે થાય છે હવે આ સંખ્યા વધારે થાય છે એ સંખ્યાની અંદર આ કઈ પચીસમાં બોલે હમણાં બોલે બોલ્યા હશે એ કામ તો એ દાદા મારી પાસે પણ વાત આવે છે મને એક ભાઈ કે છે મેં કીધું કે અમે જે જ્ઞાની પાસે ગયા છીએ એ તો હરીને બેઠા છે અને આ તો એમ કે છે કે હું એમને હરાવી દઉં તો મેં કીધું કે આ પછી મેં એમને વાત કહી પેલા ભાઈ જે મને કેતા હતા ને મેં કીધું એ મહારાજ સાહેબ ને વાત કહેજો કે આ જ્યોતિન્દ્ર દવે ની એક વાત મેં વાંચેલી જ્યોતિન્દ્ર દવે એક સાથે કેટલા વર્ષે તીર્થંકર સાહેબ છે આ બધા આપણે ઉપવાસ કર્યા હોય તો એનું ફળ શું છે એમાંથી આ તીર્થંકરનું નીકળ્યું તો કે આ એક બીજો સુરતને બાપે જેને જ્ઞાન મળ્યું છે એને તીર્થંકર થવું છે એ પોતે કે છે હું સિમંદર સ્વામી છું પછી રાજતંત્ર નું ચલાવે છે એ પચીસ માં થશે પછી એના હો અને છવ્વીસ માં થશે એમાં આ વાત થઈ પછી અટકી ગઈ બીજા બીજા સાધુ હતા આપણને આનંદ એના ભગત સ્થાન આપ્યું ને તો મગજ ચોખ્ખું કરી આપણને છવ્વીસમી જગા તો થઈ ગઈ હા દિવસે તો દાદા શિબિર નથી શિબિર નથી શિબિર નથી પણ આ પ્રવચન પર્યુષણ હોય છે ને પર્યુષણ હોય છે એટલે પ્રવચન શાસ્ત્ર વાંચે છે પ્રવચન શાસ્ત્ર વાંચે છે લોકો શાસ્ત્ર વંચાતું હતું ત્યાં આગળ આવી વાત છે શિબિરમાં નહીં વાંચતા વાંચતા વાંચે હા એ તારે કાળી ટોપી કાળી ટોપી ચોથ્યું બેન છે વેરા છે નહીં બધા બધા ભાઈઓ ના પાડતા હતા કે આવા દિવસોમાં આમ નહીં બોલવાનું જે બધા બેઠા મોટા બધા વેપારીઓ પછી બોલ્યો એ લોકો શું કહેતા હતા આવું નહીં બોલવાનું ટીકા નહીં કોઈ કરવાની હે હા કઈ એવું શું બોલતા હા હા હા નહીં બધા નહીં બોલતું આપણે આપણું આ કહેવાનું છું હવે રહી છે હા આપણી પાસમાં મૂક્યું જ ને ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો વાંધો છે લોકોને એનો વાંધો છે લોકો લોકોને કાકા પુસ્તક માંથી બહુ આનંદ થયો તે ગયા તે મળવા પુસ્તકો બધા પડેલા ને આ પુસ્તકો બધા દાદા ભગવાન ને વાંચતા હતા કે આ મિથ્યાત્રી પુસ્તકો વાંચો છો તમે આમ છે તેમ છે મિથ્યાત્રી પુસ્તકો આપણે હું તો સુધી રોકડો એમ કરી શકતો ભાઈ કરના મેં તો એના વરને કહ્યું કે તમારા વાઇફ તો જુઠ્ઠું બોલે છે આવું ના ચલાવી લેવાય જુઠ્ઠું ના બોલીએ કહીએ આપણે કઈ આ બોલ્યા પણ કહ્યું તમે આમ કહો છો ને આમ કે એવું કહીએ પછી એમને કહ્યું કે આ પૈસા અપાતા નથી એના લીધે આવું ગભરાટ થાય છે એટલે આવું બોલે છે આ ભાઈ પર આવો વિશ્વાસ ના રખાય એને ઘરે જઈને બેસતા એને વિશ્વાસ ના રખાય એવું એવું મનમાં વિચાર આવે છે એની ઘરે જઈને આપણે બેસીએ ને જે વિશ્વાસ થી બેઠા હોય ને એટલે એ વિશ્વાસ થી હવે બેસાય નહીં આ તો પછી આપડી બેન બધી બાથરૂમમાં કેવી દેખાતી એનો વિચાર નહીં આવતો મધરાવી બાથરૂમમાં કેવી દેખાતી છે તને વિચાર છે આવું વિચાર કરાતો છે એની દ્રષ્ટિ આવડી હોય તો આપણે બોલીએ ને આપણે આપણે ચેતતા રહીએ અમારા આત્મા ઉપર એક જ કે આપણે ફૂટવું છે કે બંધાવું અને મને આવું થયું કે આ તો મારે શંકા નથી કરી પણ આવું પેલું ખુલ્લું પડ્યું ને એટલે મેં આ ભાઈ ખોટું કરે છે ને પણ નહીં ખોટું હતું જ નથી એ કરનાર આ જ્ઞાન હાજર ના રે ને દાદા આવું કર્મ કર્મ ના ઉદય જેવું હાજર ના રહે એનો દોષ દેખાય ના પણ હવે આ બધું પરિવાર કે આવું રાખવાનું બરોબર ને હતું નહીં કોઈ ચેતરતો નહીં કોઈ છેતરાતું નથી કરતા ઉદય હોય પછી એવું થાય કે આપણે આ ધક્કા થઈએ છે તો આવી રીતે એ લોકો આપણે જઈએ આવીએ પણ આવી રીતે લોકો બહાના જ કાઢ્યા કરે કે બે દાડા પછી બે દાડા પછી તો ક્યારે એનો નિવેડો આવે એમ એ બધું શું વિચાર નાખ્યું આ બેન જોડે છે પછી કાલે થાય પંચાયત થાય પછી એને ક્યારે નિવેડો આવે એવું મનમાં થાય વિચારો આવતા હતા આવા બધા વિચારો આવતા હતા કે આવી નહીં શકે સત્સંગમાં નીકળતો પૈસા જો આપણે લેટ ગો કરીએ તો આવશે સત્સંગમાં બેમાંથી એક થશે ત્યાં તો ધ્યાય નહીં કરવાના ભાઈ શું ત્યાં તો આપણે આ નિર્દોષ દ્રષ્ટિ નિર્દોષ જોવા જોઈએ એવું જાગૃતિમાં યાદ આવે પણ તે વખતે એ બહુ રહેવું બહુ મુશ્કેલ પડે છે અમુક પ્રસંગોમાં ચાલે નહીં પણ જગત કરના ઉદય ના આધીન છે નથી ભરતા નહીં તમે બધા ગુના કરી ના ભરતા કેમ ખોટું દેવું કહીએ કે આ ના આવું સંસારી લોકો આવું બધું ચિંતા નાખે હું કારણ કે એ કરતા છે અમે કરતા છે મને વિચાર આ મારે શું લેવા દેવા છે આ મારે આવા વિચાર કરવા પડે છે હું મારે લેવા દેવા એની જોડે કશું છે નહીં તો મારે આ એટલે મારે જોઈએ બંધાય છે એટલે મને આવા વિચાર આવે છે એના માટે ખરાબ મારે પૈસા ની લેવા દેવા નથી ખરાબ વિચાર આવે છે એવો વિચાર આવ્યો પૈસા એના માટે દ્વેષના વિચારો આવે છે એટલે પેલું મનને એવું કહ્યું કે મારે લેવા દેવા નથી શા માટે વિચાર કરે છે આવા નહીં લેવા દેવા હોય તો ના આવે કોઈ ના બુદ્ધિ બુદ્ધિ બતાવે બુદ્ધિ મેં કહ્યું તમે જો બે દાડા લેવા નહીં આવો આપવા નહી આવો પેલા ભાઈ ને કહ્યું તો ભરતભાઈ ને આવવું પડશે તો કે ભરતભાઈ ને નહીં આવવું પડે અમે આપી દઈશું તમે એ કે છે બે દાડા હું આપવા આવીશ મેં કહું બે દાડામાં તમે આપવા નહીં આવો તો ભરતભાઈ ને જાતે આવવું પડશે તો કે ભરતભાઈ ને આવું નહીં પડે અમે આવી જઈશું એવું કે જેટલું કહેવાય એટલું કહેવાય વ્યવહારિકતા હા તો કાગળ લખે જ તો એમ એક જ શબ્દ બોલ્યો ટીપણો કેટલી બોલ્યો ના કહેવાય આપણા જ્ઞાન માં કોઈ દોષિત નથી પ્રેક્ટિકલ અનુભવ થાય તો ખબર પડે દાદા હવે પ્રેક્ટિકલ અનુભવ થાય ને તો ખબર પડે નીકળતો આ શબ્દમાં ખબર નથી પડતી આપણું જ્ઞાન એવું છે કોઈ દોષિત છે તેને દોષિત દેખાડે છે તે આપણું જ્ઞાન છે કોઈ કરતા કરતા માન્ય છે તે ગુનો છે કોકને કે આવું કરે છે આવું આમ કર્યું તેમ કર્યું કરતો જ નહીં સર પ્રમાણ કરતા માને એટલે આપણે આપવા શુદ્ધ માનતા જ નથી મારી પ્રતિનિધિત્વ કરે છે એવો એવો આ નિર્દોષ દ્રષ્ટિ મને ઘણી વાર ખ્યાલમાં આવે છે કે આ નિર્દોષ જોવાનું જે છે હું બી ઘણી વાર કાચો પડી જાઉં છું એમ થી ખ્યાલ આવે પણ તે વખતે તો જે પરિણામ ઉભા થાય એમાં કાચા એ તો સંસારી લોકોને એવું જ થાય છે એ તો અંતર એટલે હું કરતા છું કરતા ભૂલ થઈ છે આપણને કરતા હું નથી નથી અને આ ભૂલ લેની નથી અને પછી હવે એવું થાય છે એવું બતાવે કે વ્યવહારમાં તો વ્યવહારની રીતે કહેવું જ પડે ને વ્યવહારમાં વ્યવહારની રીતે કહેવું જ પડે ને આપણે પૈસા માંગતા હોઈએ અને વ્યવહારની રીતે તો કેવું જ પડે કે આ હો વ્યવહાર ના તો ભાઈ એવું તો કેવું જ પડે એવું કેવાય વ્યવહાર આવું ભાઈ નહીં આવું જોઈએ આમ બધું કેવાય જેમાં જેમાં એને દુઃખ થાય એવો વ્યવહાર ના હોય અમે નિમિત્તે વાણી એવી ના નીકળે કે એના બિચારાના અહંકાર ભગ્ન થાય તેથી કાગળ કાળ ભાઈ ને કાઢો નહીં ભરત ને ચીત્યું એટલે આખું ચીત્યું કડક નહીં તો અક્ષરે બોલતા આવે છે પછી એમને કાગળ કે છે કે મારા ફાધર નો કાગળ આવ્યો છે કે છે બધું સેટલમેન્ટ થઈ ગયું એવું બધો કાગળ આવ્યો છે કે છે કર્માધીન હોય તેને શું દોષ સમજણમાં બેસી ગયું છે કે આ દોષિત નથી પણ જયારે પ્રસંગ પડે છે ત્યારે સજ કાટા પડી જવાય છે મેં કહ્યું કે તમારા વાઈફ આવું જૂઠું બોલે છે એવું કેવી રીતે ચાલશે મેં પેલા પૂછી લઉં કે આ વારે તમે કઈ હતા શનિવારે તમે કઈ હતા રવિવારે કઈ હતા બધું પૂછી લીધું પછી મેં કહું તમારા વાઈફ તો આવું બધું બોલે છે મેં કહું આવું આવું જૂઠું બોલવાનું એટલે પછી પાછા કે છે કે આવું એટલે એને સંકોચ થાય છે ને પૈસા અપાતા નથી એટલે આવું જૂઠું બોલે છે કેજો એમને આવું જૂઠું ના બોલે બરાબર આક્ષેપો આરોપો નહીં કરવા વિચારવા નહીં એના માટે વિચારવા આપણું બગડે આપણામાં અચૂકતા થાય તો મને તો ત્યાં જઈશ ને ભાઈ પછી આવો આવી રીતે બહાના કાઢશે એટલે પછી બહાના કાઢવાની શક્તિ કરી બહાના બોલ્યો આપડે જ્ઞાને એવું કહ્યું કે કાલે રંધવામાંથી ચોરી ગયો છો તોય આજે એની કોઈ શંકા ના કરો યાદ આવે કારણ કરના ઉદય આજે કાલે એવું છે પણ આજે ના થાય શંકા કરવાનું છે તમારે કહો જરૂર બહુ બહુ ભય લાગતો હતો કોર્ટને જુદો મૂકો નીચે મૂકી દો અંદર મૂકી દો અને ભય ના લાગતો કુલર હવે કોઈ રીતે કોઈ છોડવાનું તો ભરત રાજા જેવું ને બીજા ના જાય બીજા નહીં તો દોષિત નહીં ચેતતા રહેવાનું દોષિત કોઈ સામેની વ્યક્તિ આવું કર્યું હોય તો દોષિત નહીં જોવાના એના ઉદય કર્મ છે એવું જોવાનું પણ આપણે ચેતતા રહેવાનું ચેતતા રહેવાનું આપણે કહ્યું ને આપડે ભય રાખવાનો કોર્ટ માં મૂકી દેવો પણ પેલો આવ્યો એની પર શંકા નહીં કરવાની કે પ્રિજ્યુડિસ નહીં રાખવાની ચેતીને ચાલવાનું આવી વ્યક્તિઓ તેની પર શંકા નહીં કરવાની વાંચતો હોય તો એટલો અરે લેવા જવાનો સંબંધ ના રાખો દેવાનો દેવાનો સંબંધ ક્યાં રાખો ભરતભાઈ પેલું મીઠું મીઠું રાખે ને ભરતભાઈ એ બંને નું બોલવાનું દાદા છે ને મીઠું છે આ ભાઈ અને પેલા એના વર નું બોલવાનું છે ને એટલું મીઠું છે ને કોઈ એ એમાં આવી જાય એવા છે બોલવાનું એમનું એ ભાઈ નું બોલવાનું વાતચીત કરવાનું અને ની વાતચીત કરવાનું એટલું મીઠું છે ને કોઈ ફસાઈ જાય એમ કોઈ કોઈ જગ્યાએ ભીડ ભીડ દેખી તો આપણે શું કરવાનું રસ્તાથી શું કરવાનું કે શું વિચાર આવે આપણને ઘરે આવીને પૂછી જોઈશું એવું વિચાર આવે બેન ઘરે આવે તારે પૂછી જોઈશું તારે શું સંબંધ છે એવી રીતે પૂછી જોઈશું હા એ કે છે તો વાતચીત કરતી હતી તો કશું નહીં પછી તો શું વિચાર આવશે પછી કશો ના આવે હું વિચાર ના કરું ના કરું પછી બધાને ઉડા વિચાર આવે એ હા વિચાર નહીં કરવો ને ફક્ત બેન ને એટલું કહી દેવાનું બેન સારું ના કહેવાય નહીં આવે કારણ કે આપડી ફરજ કરનાર લોકો એની છોડીને વિચાર કરતા છે લોકો વિચાર કરતા આવું ચાલે ખરું આખું પોલું જ ચાલે બધા કે મારી છોડીએ બોલાય કેટલી જગ્યાએ સાહેબ પાડી છે પણ બધા આમાં જગતમાં છોડી બોલાય અમારા માટે એવું જ માને બધા માટે આવું બહુ વિચાર બહુ વિચાર રાતે એવું ના અને કરવું બતાવી દીધું અને હવાઈ પહોંચતા નથી પછી ભરે નહીં શું થાય હું તો ચીડેવું પછી ગુસ્સે ભરાય મારે ખાય છે તમે તમારો ભાઈ આવીએ છીએ તમે અમારું શું આવો એવું કે અમે તમારા દખલ કરીએ છીએ તમારા અમારા દખલ કેમ આવી દુનિયા હું તેથી જ કરીશ બીજું વ્યવહાર કરો બોલે ત્યારે શંકા પછી શંકા ઉપર વિચાર છે સામે વ્યક્તિ તરત દોષિત દેખાઈ જાય ભરતભાઈ પૂછે છે કે અભિપ્રાય ફેરવી દઈએ તો કે બહુ સારા છે ડિફિકલ્ટ એ એનાથી રહે નહીં તરત તરત ઉભું થઈ જાય અભિપ્રાય તો ફેરવા પડે કે આવું છે એનું છે એટલે કર્મ નો ઉદય નથી એવું જ કેવું પડે એવું કેવું આ તો આ તો દાદા પબ્લિક યુવાચાર્ય પેલા હતા નથમલજી તે ઘણા બાળક સમજની સમજ નો અભાવ છે ને સમજ શક્તિ અહીંયા ઉતર્યા છે અને દાદા બીજું એવું છે એટલા પોતાની મતી પોતે પોતે પરફેક્ટ માને ને પોતાની મતી કોઈ આપણો મહાત્મા ગયો કોઈને મહારાજ ને કહે સાહેબ હું તમે એમની વાત કરશો ને એમની પાસે મેં લીધેલું છે અને એમની પાસે આવું આવું છે એમ કરી ખુલ્લું કરે ને તાર સાહેબ તારા પડે ભાઈ ને લાયક નહીં લાયક ની કેવું લાયક લાયક લાયક સાથે નજીક ના પર્સન્ટેજ હોવા માણેક વિજયજી મહારાજ કેવા નજીક ના પડે આ તો આ તો સમ્યક તો જ નહીં થયેલું મિથ્યા તો ગયું નથી તે વાત જ કેવા મિથ્યા તો જતું નહીં ગાઢ થયું આજે આ વાત નીકળી કે મિથ્યા તો જળ થયું આ આખો કમિંગ માર્ગ જ બંધ છે અત્યારે માર્ગ જ બંધ છે એ સ્ટેશન માસ્ટર બધા મફતના પગાર ગાય છે પોલીસ પોઈન્ટ મેન પોઈન્ટ બધા મફતના પગાર ગાડીઓ આ જાય કરે બે ના કોઈ બે ના કોઈ આપણે તો દેતો જગત માં એ તો આપણે તો છે આપણું જ્ઞાન હાજર એવું જ જોઈએ આપણું જ્ઞાન શું કે દરેક માણસ લીધો છે માત્ર લીધો છે કારણ કે એના કરના અધીન અને તમે તાર કરના અધીન તો બંને કર ભેગા થઈ રહ્યા તે ભેગું થાય બીજું કશું નહીં તમે પોતે નહીં કરતા ઉદય કામ કરાવે છે શું કરે ઉદય કામ ને એટલે આપણા તો ગુનેગાર ગણાતો પછી ગમે એવી ગાળો ચોપડે મારી જાય તો ગુનેગાર એટલે રાત્રે ના થાય આપણું જ્ઞાન નીકળાય જ્ઞાન આ જે આચાર્યોનું જગત ને બધું છે તે જો જેમ જેમ ઢોકળી ઉગાડી એમ તેમ આપણે આપણને લાગે ખાલી ઓલું આવું છે મગનું નામ મરી ના બોલે એ એ કોણ હોય તમારા બધા મિત્રો એકાદ એટલે ખરા એવા પછી મગનો મરી એ ના પાસ મરે આવું બોલે કે છોકરી અહીં તો આખા વર્ણે કોમ કરે સમજણ પડે તેને કોમ ના સમજણ પડે તો પત્ર જ મારે થઈ જાય મગજમાં તમને જાતે વાપર્યું બધું મહારાજ પણ નહીં તમે વિચાર ગયા હતા જૂનો દારૂ પીધેલો હોય એટલે વાંધો નહીં જૂનો દારૂ પીધેલો છે એવું થયું હા જૂનો જૂનો જૂનો છે ના જૂનો છે ના ના મહારાજ હે મહારાજ કે જૂનો પીધેલો છે ઉતરશે નવો હોય ભલે પણ એને યાદ રહે ને આ દાદા મેઘુ હા લાભ મળશે આવી ભાવ જે ઉદાસીન છે ને એ રહી કલ્યાણ એનું કલ્યાણ નહીં થાય અક્ષરે બબલુડા મરી ના બોલે સમજણ કા નહીં બોલે એનું અમારી બાજુમાં પેલા લાલચંદ શેઠ ખરા ને લાલચંદ નંદલાલ લાલચંદ નંદલાલ વાળા એમના છોકરો આપડો કારભાર કરે છે એટલે એ મને કેતો હતો કે દાદા ની જોડે એમ કે સત્સંગ ગોઠવવો છે તે બુદ્ધિશાળીઓ ભેગા થયેલા હોય એ ભલે જ હોય એમાં આચાર્ય નહીં બરોબર આચાર્ય તો મારે ખાનગી જ રાખવા પડે ખાનગી એનો દુઃખ થાય સાચું કહીએ તો કારણ કે સમજ પડે નહીં મારે તો મળે કહીએ તો જઈએ એવી ક્યાં છો પુરાવા આપો જઈએ ચાલો શાસ્ત્ર ના થાય પુરાવા અપાય બસ ઉતરી જો તો છે છે એ વખત દોષો છે ને સીધું પૂછ્યું તમારે સંયમ ક્યાં છે ભગવાન માર્ગ સંયમી નો છે તમારો માર્ગ નથી સંયમ કોને કહેવાય ક્રોધ માન માં લોકો સંયમ હોય તે સંયમ કહેવાય તમારે રહેતા ખર્ચે નહીં એનું નામ સંયમ ખર્ચે તો ઠીક છે પણ આડે દાડે ક્રોધ ખર્ચે નહીં એનો સંયમ કહેવાય વિધિ કરી છે કે તમે હા આપશું હારું નહીં તો આઠ દાડ નાખાયો ને તો ભેગા જ ના થાય. બાપ દીકરો ભેગા ના થાય. રિક્ષામાં બીજો મહિના કરે છે. આઠ દાડ નાખાયો ને અને તે આઠ દાડા રહેવાના ઠીક છે. ભાવિનો જ્યાં જાત ન દેશે તો. ત્યાં સુધી રહેશે. મિથ્યા દુકડો, મિથ્યા દુકડો દાડા કરે કરે બનાવતો. કારણ કે રાયચીત રાયચીત પ્રતિમણ કરતા હતા દેશી કરતા હતા પછી ના થયું પ્લાસ્ટિક રાખો પછી માટી રાખો પછી બાર માટી રાખો પ્રશ્નોત્તરી કરવાનો ભાવ હતો ને ખોટું કેવાય એના કરતા હતું ચર્ચા કરી કોઈ હોય ને ક્યાંય તારા ઉપાસા હોય તો ઉપાસા આવીએ મને વાંધો નથી કોઈ ના હોય તો કોઈને દુઃખ ના થાય એવું તો પછી અમે જાવીએ સીધું પણ એમને એકલા તો મળવું જ નથી એકલા મળવું નથી એમને શાસ્ત્ર ની રીતે વાત વિવાદ કરવા છે એકલા મળવું નથી એમ કે જાહેર માં છે એમને એવું છે કે એમના શાસ્ત્રો જે વાંચ્યા છે જાહેર માં તમારી સાથે વાત વિવાદ કરવા છે પેલા માણસ પાસે ના બોલે આમ ચોખ્ખું અમારે દુઃખ થવાનું છે ને તે પછી દાદા મુંબઈમાં આપણે કહ્યું ને મુંબઈમાં કહ્યું ને મવડી નું થયા પછી કે હવે તો અમે બધા મહારાજ ના પ્રતિક્રમણ કરીશું કે છે કરવા દઈશું હા એને પાસે જઈશું પ્રતિક્રમણ કરવા કે શું મુંબઈ ના બધા મહારાજ તો ઉપાસે જવા નક્કી કરી આવું નહીં આ અણુસ્યું એક કલાક મળ્યા પછી જઈને ગોઠવી એક જ કલાક મને પેલો એકલો પછી જઈને ગોઠવી બોલે જ નહીં એ ના જ બોલે ઉઠી જાય ને પછી પાડોશી નીચે ઉઠી જાય શું કરે અને આપણે પારા ઉતરવા આવ્યા નથી રવરા નથી આપણે જૈનો ને બહુ દુઃખ થાય જૈનો શું કે છે એવા એવા પણ અમારા એટલે મારું એટલું એ રાખવું પડે પાછું એટલે સાચી વસ્તુ નીકળે નઈ એટલે વિતરતા વાત થાય શું થાય અમારો શબ્દ એકુ હાથો એકુ અવરો એનાથી ના ના પડે આપણે કઈ ગાળો પડતો એવું નહીં બરોબર કા તમારું જ્ઞાન જ દોષિત થયા નથી તો પણ અમને ના દેખાય હે અમને ના દેખાય તો પછી તમને ક્યાંથી દેખાય હા તમને ના દેખાય તો ક્યાંથી આ જ્ઞાન જ દોષિત થયા અક્રમ વિજ્ઞાન કોઈ નથી છે નહીં એમ ચલાવે દુઃખ ના થાય વાણી બોલવાની વર્તન વિનય વ્યવહાર વ્યવહાર એટલે વ્યવહાર દોષિત હતો જ નહીં કોઈ તમે લોકો લાભ ઉઠાઈ ગયા એવું બોલ્યા ને ખરી વાત પ્રભાકર ભાઈ એવું બોલ્યા કે તમે બધા લાભ ઉઠાઈ ગયા ને અમે સરકી મુરકી દાળ ખરેખર ભગવાન થઈ ગયા એટલે પરીક્ષાઓ બધા થઈ ગઈ છે પેપરમાં આવે છે ને દાદા પેપરમાં જે બધા વાક્યો આવે છે ને વિચાર કરતા થઈ જાય એવા વાક્યો આવે એવા વાક્યો કોઈ વાક્યો આવે શાસ્ત્રો પણ આવે કોઈ જગ્યાએ વાપર્યું ન હોય એવા વાક્યો અને કેટલાક વાક્યો એવા આવે ને કે ના મળે હોય પણ પૂરા થઈ જાય હા પ્લસ વાક્યો અને અમને પૂછવા જાય તો ખુલાસો કરી ના શકે હા પાછી પડે <laughs> ખરું ને બધું શાસ્ત્રો એટલે દાદા આજે જે સત્સંગ ચાલતો હતો ને આપણો આપણો જે સત્સંગ ચાલતો હતો તેમાં એમ કે અહંકારે કરીને અહંકાર તોડવા ગયા તારે વધારે ગૂંચવાયા આ લોકો અને એવી ગૂંચ જબરજસ્ત થઈ ગઈ બધે કારણ કે એક આખું નથી કાઢવું નથી એ કાઢવું હતું અંગૂઠા પકડાવે છે ને પકડાવે છે એ મણકા જતા નથી એક કાઢવું હોત પછી દશા Thank you. દેખાય તો અમારું હાથ ચોડી જાય ટેન્શન થાય ટેન્શન થયેલા કેટલા વર્ષે તો અજ્ઞાની ઓછી જુએ નિર્દોષ જુએ પોતે નિર્દોષ હોય તીર્થંકર ને હાસ્ય હતું આ શું હતું ઘરમાં બહુ પ્રકાર ઘરમાં બુદ્ધિશાળી માણસો ઓછા દેખાય આ તો બુદ્ધિશાળી બુદ્ધિશાળી એટલે એ તો ના હોય ત્યાંથી દેખાય તો પછી હોય તો દેખાય જ ના હોય ત્યાંથી મને તો બહુ દોષ દેખાતા બહુ પાર મારે હેરતા ચાલતા મને જોઈ શંકાય પડી ઉઘરવાની કહીએ વરવાનો અધિકાર છે અહીં કોઈ શંકા નથી એના દોષ ના દેખાડો જ ગયો હતો દ્રષ્ટિ મનમાં રાખી ગયેલો કે આ ભાઈ જૂઠું બોલવાની છે કોર્ટમાં કે સાહેબ મારે કોર્ટમાં જવું ના જવું તને એમ લાગતું હોય મારે કોર્ટમાં જવા નહીં જવું પેટમાં દુખશે તો પેટમાં દુખાયા કરતા જઈ ગયો જો પેટમાં ના દુખતું હોય એક જ પેટમાં દુખે તો પણ ત્યાં આગળ દોષ દોષ ના જોઈએ દોષ ના જોઈએ થઈ ગયો એટલે રાગદેશ નહીં થાય નહીં થાય એવું કેલાય વાત બધે જ નહીં આગળ બરોબર અમને કેમ દેખાતા દેખાય છે તમને હજુ આ વિજ્ઞાન ને પૂરેપૂરું પરિણામ પ્રગમ્યું નથી પ્રગમ્યું નથી મને ખ્યાલ આવે એવું ખ્યાલમાં હોય કે નિર્દોષ જોવાના છે પણ જયારે પ્રસંગ ઉભો થાય ત્યારે પરિણામ ઉભા થઈ જાય પાછા પછી કે કરવું કે દાદા ક્યાંથી દોષ છે એવું લક્ષ્મ રાખી મૂક્યું છે એ પછી પાછળ જેનું સમાધાન નહીં કરીએ કે નિર્દોષ જોવાના છે એના લોકો આપણે બહારના લોકો પાકા દોષમાં જોવામાં સુરા હોય જયારે આપણા લોકો પોતાના દોષમાં પારકા ના ઓછું દેખાય સુવિધા કઈ ને આમ સુવિધા હતી મળી ગઈ ભગત એવા આયા તે કેરળ ની લૂમ પડી હતી તેમાંથી બે કોઈ ના હતા એક ઘર મળે એક હાથમાં રહેતો હોય ના આખું બંધ થઈ ગયા બંધ પડી ગયું બે હાથમાં રહ્યો એટલા તો એક ઘરે મળે આ કેળા નું સમજુ જાનવરો ને પાંચ ઇન્દ્રિય જીવો ને આવું ટેવ ના પડાય બીજા આવી દે ના કે દાદા શું એ જોઈએ રહી જાય જૂઠ મારી લે જરા નહીં જરા ફરાક જ વિટામિન એને ગોઠતા હશે એક હાથમાં કેટલી તાકાત એ તો વિટામિન આવડો હોય પણ ટોળું આટલું ચાલુ હોય કોડું ખાઈ ખાઈ છે અને તમારા પાસે શીખેલો પછી એનું ના ચાલે કરી કરે કઈ કરે એનું કઈ જોર ના ચાલે તો એ જ ને એમનો નાસ્તો મૂકે નાસ્તાનું મોડું થાય ને ઘરમાં પછી શું કરે જો તોય ના ઉઠે ને તો આપડે વડેલો કરી ત્યાંથી હું ચલાયા ચાલ્યા છે મારું માપ રાખશે મને તો અડશે થોડા થોડા અરે તમે ગમે ત્યાં હોય તો અમને વિશ્વાસ નહીં પડે નહી અને એટલી તારા કીધું હાથ આગો પાડો કરું દાદા અત્યારે બધી વધારે કરવું ભાઈ મૂકે છે બીજા જાનવર કોણ બધા બીજા બધા જાનવર બહુ પાછા તો કેરું છે તે જવાનું કળ હાથે અને થોડી ઘણી ભૂખ મટી હોય તો થોડું બોલે નાક છે મનુષ્ય જેવા આંખો છે પરિગ્રહ છે પરિગ્રહ થી વધારે પૂછડું એક મળ્યું છે પણ મોક્ષ બહુ દૂર છે વાંદરા તમે જોયેલું નથી તમે બાપુજી જતા હતા વાંદરા નું એક જોયું હતું ને કઈ હા એ શું હતું એ તો એક નદી ઉપર અમે પુલ બાંધતા હતા નવસારી મહુવા પાસે ત્યાં એ નદી ઉપર જ થશે તો આ રહેવાનું રાખેલું ગામમાં નહીં ત્યાં ત્યાં કોટેજ બની ટેમ્પરરી કોટેજ પતરાના ચેર બધી ત્યાં રહેવાનું રસોડા બસોડા બધે બાથરૂમ બાથરૂમ બધે